એકવાર પેટલાદમ શ્રેષ્ઠનો ઉછેર અને નટુઆકા સુધાર્થા શૌચાલય નું ભોજનાલય છે બે જ વસ્તુ છે જરૂરિયાત વસ્તુઓ ભોજનાલયમાં જાય અને છોડવાની વસ્તુઓ શૌચાલયમાં જાય બે જ વસ્તુ છે માયા કોને કેવાય ઓળખાવો માયા કોને કેવાય એ માયા માયા બે ત્રણ વચ્ચે છોકરો જુએ એટલે લઈને ઉચકી પેલો વાલ ને લીધે જાય વધારે ડબી જાય ને ત્યારે છોકરો બહુ ડબાય એટલે બાસકું ભરી જો માયાના રંગ તો જુઓ આ માયાનો રંગ માયાનો तो कोई बस क्यों बोल માયા ના માયાના રંગ છે બહુ દબાઈ એટલે છોકરું બધું જ શું થાય કૂતરા જોડે માયા કરે પછી આમ પંપા પંપાય કરે પણ જીભ ચાટે માર માર કરે બરાબર મારા જીભ તે પંપાય મોટું કર્યું ને વિતરાગ રહે જવાન તો માયા ખસે વિતરાગ સ્થિર રહે રાગદ્વેષમાં પડેલો માણસ હું કપિલ છું એ જ માયા હું કપિલ છું એ જ મોટા મોટી માયા હું કપિલ કપિલભાઈ છૂટ્યું કપિલ કપિલભાઈ ઓળખવાનું સાધન છે લોકોને આપણે હું કપિલ છું first wrong belief wrong belief બેઠેલી છે અને પછી આ બાઇબલ ભેળી સેકન્ડ રોંગ બધી મને મામો છું અને કાકો છું અને કુવો છું હું જૈન છું બધી રોંગ પેલી કેટલી બેઠી છે હું વકીલ છું આ રોંગ પેલી બિલીફો જ્યાં સુધી હોય ત્યાં સુધી રાઈટ પેલી હોય નહીં રાઈટ પેલી એટલે સબ્જેક્ટ દર્શન આ રોંગ પેલી બિલીફ ફ્રેક્ચર કરવામાં આવે ત્યારે રાઈટ બિલીફ બેસે સમજાયું તમને આ રોંગ પેલી બિલીફો જાણતા નથી પોતે અને પછી ફ્રેક્ચર જ કરી શકે કરી શકે મોક્ષ હાથમાં આવી ગયો ક્યારે જાણું હાથ ધ્યાન રોજ બંધ થાય બિલકુલ બંધ થઈ જાય ત્યારે એને સંયમી કહેવાય શું કેવાય સંયમી સંયમી અને સંયમ થી મોક્ષ છે આર્થ ધ્યાન સૌથી ધ્યાન બંધ કરાવવાની ક્રિયા જ્ઞાની પુરુષ ની મારફત થાય એને એને દીક્ષા કહેવાય છે શું કહેવાય છે દીક્ષા એ દીક્ષા સંયમ આવે અને સંયમ થી મોક્ષ આ જે સંયમ બહાર લેવાય છે એ વ્યવહાર સંયમ છે સાચો સંયમ નથી બહાર કે સંયમી પુરુષો આવ્યા છે વ્યવહારમાં લોકો કે છે કે સંયમી પણ સાચો છે ભગવાન ના કે ભગવાન ના કે ભગવાન તો કુ ત્યાગ કે કુ કુ ત્યાગ કુત્યાગ કુ ગુરુ એવું કે ભગવાન અહીં ચાલે છે અત્યારે બજારમાં ભાવ ભાવ ચાલુ જ છે બજારમાં માલ ચાલ્યા કરે નહી સંયમી કોણ કે જેને આઠ જણા ધ્યાન ના થાય એ સંયમ થોડી થોડી વાતચીત કરતા જજો થોડીક બે વાત કરી હોય બીજી વાતચીત મૂકજો મૂકવા હતા નહીં આ બધું આપણું પોતાનું જ છે બધું આમ કઈ જુદું નથી સાહેબ હરીજી ક્યાંથી આવ્યા છે દરેક જીવ ક્યાંથી આવ્યા હશે દરેક જીવ ક્યાંથી આવ્યા હશે આ ટ્રેન આવ્યા બધા કોઈ કોઈ બહાર ઉતર્યા કોઈ આણ ઉતર્યા કોઈ અહીં ઉતર્યા બધા ટ્રેનમાં આવે છે જાય છે બીજે ક્યાંથી આવવાના પણ એનું ઠેકાણું તો હોય ને મુંબઈ થી આયા એનું ઠેકાણું તો હોય ને જ્યાંથી આવવાનું હોય તેનું ઠેકાણું હોય ને હા અનંતકાળ થી આયા છે અનાદિથી ચોક્કસ આયા ગયા દેખાય છે આયા ગયા દેખાય છે સહેજ પહેરેથી જ છે આ કઈ ઉત્પન્ન થયેલું હોય તે આ જાય કરે ઉત્પન્ન નવું થતું નથી આ અહીંયા આવો જોડે ભેગા આટલા જગ્યામાં બહાર પાછું કઉ ત્યાગ કરજો શું કહું ત્યાગ કરે તો આપણે એને કહીએ અને ભગવાન માટે તેવું કહીએ બધા સંતો કહે છે ભગવાન ગોડ ઇઝ ક્રિએટર છે અમે કેવા લાગીએ અહીં વાસ્તવિકતા હોય શું હોય વાસ્તવિકતા હોય બાર ભ્રાંતિ વાસ્તવિક જ્ઞાન એ જ્ઞાન જ ભ્રાંતિક જ્ઞાન છે God is created is destroyed એ બધું ભ્રાંતિક જ્ઞાન છે એ એમની ભાષામાં બરોબર છે એ સુભાષ સુબ્રે માટે માર્ગ છે કેવો છે અને આ શુદ્ધ માર્ગ છે શુદ્ધ માર્ગમાં ના જોઈએ ભ્રાંતિ ત્યાં આગળ ભ્રાંતિ જ છે કોઈ જીવને શરૂઆત શુદ્ધ માર્ગ હોઈ શકતો નથી ત્યારે કોઈ જીવ ને શરૂઆત થી શુદ્ધ માર્ગ હોય શકે નહીં ને પહેલા તો અશુદ્ધ શરૂઆત કોને કહો છો શરૂઆત કોને કહો છો શરૂઆત દાખલા તરીકે બાર પોથી ભણે શરૂઆત કહેવાય અને પછી મેટ્રિક જાય બાર પોથી ભણે શરૂઆત કહેવાય બાર પોથી ભણે એ શરૂઆત પછી મેટ્રિક મારી વાત એક જ અક્ષરમાં સમજી જાય તો હું તો ભણેલો જ ત્યાં શક્તિ પ્રમાણે કહું કે આટલો ભણેલો છે એ તો બરાબર છે નાની માણસ તો નિર્ણય કરશે કે આ માણસ આટલા કક્ષા માણસ છે સામાન્ય તો બધા એવી કક્ષાના માણસ હોતા નથી એટલે કોઈ બાર પછી ભણતો કોઈ ત્રીજી બનલો કોઈ મેટ્રિક બનલો કોઈ પીએચડી થયો હોય એટલે જુદી જુદી કક્ષાઓ છે અને વિકાસ પણ તમે થાય છે આ એક અવતારથી નથી આ કપિલભાઈ અનંત અવતારથી ભટક ભટક કરે છે બહુ અવતાર સુધી ઠેઠ મોક્ષ માર્ગના મોક્ષ માર્ગના ધોપા સુધી પહોંચેલા છે અને ત્યાંથી પાછા ફરેલા છે અને પાછા એકડીઓમાં આવ્યા એટલે કોણ ઓળખાય છે ઓળખાય છે એની શું સમજ છે એના બધું ઓળખાય ક્યાં ડેવલપ બધા થયેલો છે કે નહીં તો બાકી હા મોટા મોટા સંત હોય ને પણ સંજોગોના આધીન મજૂરી કરવી પડતી હોય ત્યારે સંજોગોના આધીન રહેવું પડે શું થાય છૂટકો છે બધું સંજોગોની જ દુનિયા છે અને પાછું પઝલ છે પઝલ નથી છે ઇટસેલ પોતાની મેરે થયેલું સ્વયં આપતવાણી વાંચી કે આપતવાણી વાંચી વાંચી બે ભાગ મોટા મોટું ટેન્ડર ભર્યું ટેન્ડર મોટું ભર્યું આથી આગળ ટેન્ડર જ હોતું નથી છેલ્લું સ્ટેશન ઉત્તરાયણ ગાતો બીજું કઈ સ્ટેશન ઘણા કર્યા બીજા તો બીજા સ્ટેશન ઘણા કર્યા આ એકલું જ બાકી છે તમારે કશું પૂછવું નથી કે થઈ રહ્યું ખલાસ સમજી ગયું જગત જગત સમજી લીધું આ જાણેલું હતું ને તે બધું ખોટું હતું બધું લૌકિક જ્ઞાન હતું શું હતું લૌકિક હા અહીં આવે તે બધું એનું ખોટું પૂછવું નથી થોડી વાર પૂછો બીજા પ્રશ્નો ધરતી પર મનુષ્ય જો વધારે વધારે કોઈ પણ પ્રાણીને જો ટોર્ચર કર્યું હોય કે પાપ કર્યું હોય તો ગાય સાથે કર્યું છે ગાયના વાછેડાને એને બનાવ્યો એની પાસે કઠોર કામ કરાવડાયું અને આટલા બુરા કૃત્ય કર્યા બાદ પોતાના પાપી કૃત્યને ઢાંકવા માટે મનુષ્યએ ગાયનું પૂજન કરવાનું શરૂ કર્યું આટલો મોટો ઢોંગ મનુષ્યએ કોઈ પણ પ્રાણી સાથે રસી કર્યો પોતાના કોઈ આવા પાપી કૃત્યમાં છે મનુષ્ય બીજી કોઈ જગ્યાએ નથી કર્યું એ બાબતમાં દાદા ભગવાન શું કહેવા માંગે મનુષ્ય ગાય સાથે જે વર્તાવ કર્યો છે એવો કોઈ પણ જનાવર સાથે ગેરવર્તાવ કર્યો નથી એનું દૂધ લીધું એના વાછરડાને છે તો નપુસ્તક બનાવીને એની પાસે બહુ જ કામ લીધું અને આ બધું કર્યું અને પછી પાછું ઉપરથી ગાયનું પૂજન કરીને પોતે જે કઈ પાપ કર્યું દુષ્કૃત્ય કર્યું એનો ડોમ કર્યો કે છે એને આ ગાય ગાયની પાછળ જે દુષ્ટ કૃત્ય કર્યું તો એને ઢાંકવા માટે પાછું એને પૂજા કરી એટલે ડોમ કર્યો તો કે હા મનુષ્ય આવું કર્યું કે છે તો આ આ વિશે આપ શું કેવા માંગો છો એવું કશું કર્યું નથી એવું કશું કર્યું નથી તમને દેખાય છે આપણે બધા પટેલ છીએ જાણીએ છીએ ગાયના વાછેડા નપુંસક કેવી રીતે કરવામાં આવે છે બહુ જ એક ટોર્ચરિંગ કામ કરતા હોય છે આ ગાયના વાછેડા નપુંસક કરે છે ગાયના વાછેડા ને નપુંસક કરે છે તો એ તો કે છે બહુ ટોર્ચરિંગ કામ કરે છે અને બહુ ટોર્ચર કરે છે નહીં નપુંસક કરનારા નપુંસક કરે છે જે નપુંસક કર્યો હોય બીજાને ત્યારે નપુંસક કરવામાં આવે છે આપણા ફાયદા માટે કરે આપણા ઓર્ડર નપુસક નહીં કરતા જેને કોઈને નપુસક કર્યો હોય ત્યારે પકડી નપુસક કરે છે એટલે બદલો આપે બદલો ના આપવો જોઈએ આ જગતમાં જે દેખાય છે બધા બદલા છે નવું નથી રિવેન્જ જે દેખાય છે બધા બદલા છે પરિણામ હશે I જે જુઓ છો ને મારે કાચે આ બળદ ને ખાંસી કરે છે એને ધમતીરે પાડું ના કહેવાય તો એને જ ધમતીરે કહેવાય એ તો ખાંસી ના કર્યો હોય ધમતીરે પાડતા છે ખાસી કરે ધમતીરે શું કે એવું લોકો નહીં પાડતા તમે એ લોકો પાડતા હોય તો કાશી કરેલા જેવા જે એવું પાડતા હોય કાશી કરેલા ને એવા ફેર નહીં પરમાણે ગુમચેરી પાડતા એમાં કરી અહીંયા એને નપુસક કર્યો એ ખોટું કૃત્ય છે કે સાચું કૃત્ય છે એ નિર્ણય આપણે નથી લેતા પણ એ કર્યા બાદ મનુષ્ય પાછું એનું પૂંજન કરીને ડોળ કેટલો કરે છે એમ આ જે ખાસી કરે છે એ વસ્તુ બાજુ મૂકે પણ એ કર્યા પછી પણ મનુષ્ય ગાય નું પૂંજન કરે છે ખોટો ડોળ કરે છે ના એ ખોટો ડોળ નહીં કરતા ખોટો ડોળ નહીં કરતા આપણે પૂજન કરે આપણા લોકો કારણ કે એમને જ્ઞાન છે કે તાપમાં યોગી પુરુષો આવે છે કોણ આવે છે યોગી પુરુષો આવે જે બહુ ક્રોધિ હોય છે ને તેમનો જાનવર માં થાય ત્યાં આવે છે પછી મારે ફૂફાડો એટલે આપણા લોકો યોગી પુરુષ તરીકે દર્શન કરે છે નાગ પૂજા કરે છે અત્યારે કોઈ પાપના આધારે આવો થયો પણ આપણે પૂજા કરો શું કહ્યું ને અને આ ગાય એ ગાય સંતો વાળી આવે કરા જાનવરમાં જવાનું થાય ને તો સંતો આમાં આવે ગાયમાં આવે બધી રીતે ઉચકારી હોય એમ એમનું દૂધ ઉચકારી હોય એમ છાણ ઉચકારી હોય એમ યુરિન ઉસ્તારી વિસ્કારી હોય બધી રીતકારી બકરી ની પૂજા નહીં કરતા ગધેડા ની પૂજા નહીં કરતા કૂતરા ની પૂજા નહીં કરતા અને અમી ગાય અને પેલી બધું નેસાનું કહ્યું નાગણી બે પૂજા છે બહુ બધા વૈજ્ઞાન છે ગપ્પુ નથી આ જગત બિલકુલ કોઈ જગ્યાએ ગપતું નથી બીજો સવાલ મારો છે કે એક જગ્યાએ એક માણસ કોઈનું મર્ડર કરે અને એક સોલ્જર લડીના મેદાનમાં હજારો માણસોને મારી નાખે ભગવાનની દ્રષ્ટિએ શું ગણાતું હશે એક એક માણસ કોઈનું ખૂન કરે અને બીજી બાજુ એક સોલ્જર લડાઈના મેદાનમાં હજારો માણસોને મારી નાખેલ તો ભગવાનની દ્રષ્ટિએ આ બંને નું શું મૂલ્યાંકન ભગવાન ની દ્રષ્ટિએ શું છે એમાં ખૂન કરે છે એને ભગવાનની દ્રષ્ટિએ ગુનેગાર ગણવામાં આવે છે ગુનેગાર ગણવામાં આવે છે અને પેલો લડીમાં હજારો માણસ ગુનેગાર ગણવામાં નહીં આવતો આપણે નથી ગણતા પણ ભગવાન શું ગણતો હશે એનું કારણ જરા સમજાવો એ ભગવાન ની દ્રષ્ટિએ કેમ આમ પેલો પેલો કરવા માટે નથી નીકળ્યો એ તો એના એના કમાન્ડર નો ઓર્ડર પાડવા માટે નીકળ્યો છે એનો હેતુ ખૂન કરવાનો નથી કમાન્ડર નો ઓર્ડર પાડવાનો હેતુ છે શું છે જેનું લૂણ ખાધું હોય તેનું કાર્ય કરવા માટે એનું હેતુ અને આ ખૂન કરનાર તો પોતે જાતે જ ખૂન કરે છે અગર તો એવું બને કે કોકે કરાવડ્યું હોય તો બે ભાગે વહેંચી જાય કરાવનારને અને કરનાર બંને ભાગ વહેંચી જાય ને ખૂન કરવું એ તો બહુ મોટો ગુનો કહેવાય ખૂન કર્યું તે ખૂન કરનારનો ગુનો અને જેનું ખૂન થયું તેનો પોતાનો હિસાબ જેનું ખૂન થયું તેને પોતાનો હિસાબ પેરે કશું કર્યું નથી પોતાનો હિસાબ મળી ગયો અને ખૂન કરનારે એને ગુનો કર્યો તે જયારે એનો હિસાબ મળશે ત્યારે અત્યારે હિસાબ મળ્યો નથી એ જયારે પકડાશે ત્યારે એનો હિસાબ થશે અને જેનો ખૂન થયું તેનો હિસાબ મળી ગયો તમારા વકીલો શું કે આંખે દેખ્યું કે આને કર્યું આંખે દેખા કે કે પછી મોતિયાવારી માં આંખે પછી મોતિયાવારી થઈ કોણ કોઈ આવ્યું છે કોઈ આવ્યું છે કે કાળી ના મંદિર માં બળી આપે છે એ પાપ છે કે પુણ્ય કાળી ના મંદિર માં બળી ચડાવે છે તો એ પાપ કે છે કાલિકા માતા ના મંદિર માં શું કરે છે બળી બળી ચડાવે છે ને બકરો તો કે પાપ કેવાય કે પુણ્ય કેવાય એ ચડાવનારને આપણે પૂછીએ ને કે તારું તું શું માગું છું આમાં હું પુણ્ય કરું છું તો બકરાને પૂછીએ તું શું માનું છું કે આ પુણ્ય માણસ છે એવું બધું પૂછીને તારણ કાઢીએ ત્યાં નીકળે નહીં ચાલ બકરો એમ કે કાકુ નહીં છે પેલો મારનારો કે હું પૂન કરું છું માતાજી કે એ ધરે એટલે અમારે ના કહેવાય નહીં હું ફૂલ લેતો હોય તો પગ ના રહી લઈ જાય શું શું કરે બધું પોતાની જવાબદારી છે જે કઈ કરવું છે એ બધી પોતાની જોખમદારી સમજીને કરજો પછી ગાય પછી મઉ ચડાવો બકરો ચડાવો કે પછી માણસ ચડાવો કોઈ ના માણસ કરી તમે પણ ચડાવતી વખતે ખ્યાલ રાખ્યો કે હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબિલિટી આપણી છે માતાજી નથી એમાં શું છે પાપ પુણ્યની વાત તો જવા દેવો પણ હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબિલિટી આપણી છે છતાં એવા દોકલો દેવલોક છે કે એ મંસાહારી પોતે છે દેવલોકો અને મંસાહાર માગે છે ખરા એવા જ છે આખું બધું અંધેર નથી આ પણ એવું એકાદ દાખલાને માટે બીજા એનો હો લાભ ઉઠાવે બીજા નવાણું એ લાભ ઉઠાવનારા ભૂલવાળા છે એકાદ સાચો હોય છે કારણ કે મંસાહારી દેવો છે જેમ મંસાહારી જાનવર હોય છે ને એવા મંસાહારી દેવો છે મંસાહારી માનુષ્ય છે બધું છે ભૂત વ્યંતર દંડ એમાં અમુક મંસાહારી હોય અમુક અમુક ના હોય શાસ્ત્રોમાં તો એવું વચન આવે છે કે દેવોનો જે માનસિક આહાર હોય આપણા જેવું કમલા આહાર હોય નહીં શાસ્ત્રોમાં શાસ્ત્રોમાં એવું વચન છે કે દેવોને કે છે કે માનસિક આહાર હોય આપણા જેવો કવલ આહાર ના હોય દેવોને માનસિક આહાર હોય આપણા જેવો કવલ આહાર ના હોય સ્થૂળ આહાર ના હોય એ લોકોને એ તમે જુદા દેવોની વાત કરો છો એ દેવો જુદા દેવો એ ઉપરના દેવો બીજા બીજા દેવો ભુવન વ્યાસી વેલચર દેવો છે આપણી નીચે છે તે દેવોને આપણા જેવો હાથ છે જો અને મંસાહાર એવું કરે પણ મંસાહાર ફૂલ ના ખાય ફૂલ નહીં એની સુગંધી ના પડી સુગંધી ના ભૂખ્યા ફૂલ ના ખવાય અને આ ઉપરવાળા દેવ છે ને એ તો મંસાહારની સુગંધી ના લે એટલે આપડે જલેબી ને એને બધા એની શાકાહારી શાકાહારી અને સુગંધી ચોટ જવાની તેથી આપડે લોકો છે ને ભાઈ હે દેવન ધરાઈને ખાઓ દેવન ધરાઈને જમો એમ કે છે ને બંધો ના કરો એવું ના થવું ખરી પડે કર્મને આધાર ના આપો તો કર્મ એના કાળે ખરી પડે આધાર આપો તો કરી ના પડે એના આધાર આપે છે હું કરું છું એ આધાર આપે પૈસા રક્ષાબેન તબિયત સારી છે કે તારીખ પચીસ આઠ ત્યાંસી મહાત્મા રસિકભાઈ કાંતિભાઈ પટેલને ત્યાં ભૈજી દરોગાની પોર ખત્રી પોર બરોડા સવારે તારીખ પચીસ આઠ ત્યાંસી મહાત્મા રસિકભાઈને ત્યાં સવારે વિસરે છે એ તો અહંકાર જે ચાર્જ કરેલો એ વિસરે છે ને વિચાર દ્વારા એક્ઝેક્ટલી આપ મને આ વિચારો બધા આમ તૈયાર થયેલા હોય છે એટલે પહેલા એ થઈ ગયું ઊંધી હું આજે મેં લખ્યું છે આ અહીંયા આ પ્રતિષ્ઠિત આત્મામાં આ મન જે સ્પંદન સ્વરૂપ લખ્યું અને અહંકાર ભર્યો એમાં મન કંદર કરે છે મૂળ ભજન મન કંદર કરે છે આ હું જે રિહર્સલ કર્યું તે વખતે વિચાર થઈ ગયેલા એ વિચાર અત્યારે આવે છે મૂળ ભજન સ્પંદન કરે છે હવે જો વિચારે નહીં તો કશું થાય નહીં એટલે પોતે વિચારે નહીં હવે પોતે વિચારે નહીં તો કશું વિચાર નથી બરાબર છે વિચાર નથી હા એમ એમ મારો મુદ્દો કહેવાનો ભાવ એટલે અહીંયા આ જે આપણું લક્ષ્ય છે જે લક્ષ શુદ્ધાત્માનું બેસાડ્યું છે આ કેવી રીતે ઉભું થયેલું છે એ માટે આ અગાઉ અગાઉનું મિકેનિઝમ પ્રતિષ્ઠિત આત્માનું મિકેનિઝમ કેવી રીતે ઊભું થયું છે વૈજ્ઞાનિક રીતે એ સમજવા માટે આપણે કહ્યું કે મન પહેલા સ્પંદનો કરે છે એને મનમાં એમ ના લાગે કે હું આ કરું છું હા એ બરાબર છે અત્યારની છે હા એ સમજણ એ તો છે સમજણ શ્રીમદ રાજ્ય કયું કર વિચાર તો પામે એના ઉપર ક્રમિક માર્ગો એવું જોઈએ ક્રમિક માં બરાબર છે અહીંયા આગળ વિચાર તો જડ વસ્તુ છે બરાબર છે એ તો બરાબર છે વિચારથી કર્મ બંધાય એવું છે હા ક્રમિક દ્રષ્ટિએ બરાબર હા એ વાત આપણે સમજી ગયું બરાબર આપતા સૂત્રમાં એક લખ્યું છે કે તત્વ સ્વરૂપે જ્ઞેય તત્વ સ્વરૂપ સ્વરૂપે જ્ઞેય તમને હજી ન સમજાય એમ તમે લખ્યું છે તો મેં પત્રમાં લખેલું તત્વ સ્વરૂપે જ્ઞેય તમને ન સમજાય એમ તમે લખેલું છે કે જે કેવળ દર્શનમાં જ માલુમ કેવળ જ્ઞાનમાં જ માલુમ પડે તો તત્વ સ્વરૂપે જ્ઞેય એ તો જે આપ પૂતગલની વાત કરો છો કે બીજી વાત કરો છો તમે કોણ આપતા સૂત્રમાં આપતા સૂત્રમાં તમે કે છેલ્લે બે છે લાસ્ટમાં એમાં એક જ્ઞેય તમે લખ્યું છે તત્વ સ્વરૂપે જણાય છે તત્વ સ્વરૂપે પણ એમાં લખ્યું છે કે તમને ન સમજાય તો હું જે સમજ્યો છું તો તમે એ આ પૂતગલની વાત કરો છો કે બીજું આપણે થાય છે ભાવ આ તો બધે વિગતવાર જુદા જુદા વિગત કરેલી બધી રીતે સમજી જાય માં હા એ હું સમજી હા બરાબર લાવજો પુસ્તક હા ભાવ જે ઉભો થાય છે એ પ્રતિષ્ઠિત કરેલું જ્ઞાન દર્શન ને આધારે જ ઉભો થાય છે ને જે ભાવ ઉભા થાય છે ભાવ આપણે પ્રતિષ્ઠિત આત્મામાં જે આપણે વ્યવસ્થિત ને આધીન મૂક્યું પર સત્તાને આધીન નૈમિતિક રીતે જે ભાવ ઉભો થયો એ આપણો જે જૂનું જ્ઞાન દર્શન છે એના આધારે ઉભો થયો ને એટલે અત્યારે જે આપણું જ્ઞાન દર્શન છે એ તો ખાલી આ જ્ઞેય તરીકે જોયા જ કરે શુદ્ધાત્માને લેવા દેવા નથી ને એટલે જૂના જ્ઞાન દર્શન આધારે એનું કર્તવ્ય નથી અત્યારે કર્તવ્ય નથી તો બરાબર એ માને તો કર્તવ્ય હા એ તો સમજી ગયો બરાબર હા એ તો પછી એ પણ નૈમિતિક થયું એ નૈમિતિક રીતે તમે મૂક્યું છે એટલે અત્યારે તો હવે સંપૂર્ણ પરસત્તા બની ગઈ ને એ પણ ભાવ સત્તા અને પોતે નૈમિતિક રીતે ભાવમાં જોડાયો છે એટલે નિર્દોષ છે પોતે નૈમિતિક રીતે એમાં જોડાયો છે એટલા માટે નિર્દોષ મૂકેલો છે ને નિમિત્ત રૂપે નહીં આવે છૂટાયો છૂટાય આપડે તો છૂટા થઈ જ ગયા આ તો નિમિત્ત નહીં કશું લેવા જ નિમિત્ત છે હા એ તો બરાબર અત્યારે તો હા એટલે બધું છૂટા પણ રહેવું જોઈએ એ તો હવે એ રીતે તો રહે છે જ આપણે આ વધારે આપણે ક્લિયર થઈ જવું જોઈએ તમારી જોડે <laughs> જે કંઈ ગુજવાડામાં ક્લિયર થઈ જવું જોઈએ એ દ્રષ્ટિએ આપણે વાત કરું છું શુદ્ધાત્માને નહીં પહેલેથી જો લઈએ અજ્ઞાતા ભાવ જ્ઞેય ભાવે દેખાય ત્યારે પોતાના સ્વભાવમાં બીજો તત્વ છે ને બીજો તત્વ હા તે દેખાવા માટે ખરો જ્ઞેય તત્વ સ્વરૂપે પણ કયો જ્ઞેય તમે બીજો તત્વ પણ જે આ ખરો જ્ઞેય તત્વ સ્વરૂપે જે કહો છો એટલે પાંચ તત્વો ખરા બીજા હા ચેતન સિવાયના હા ચેતન સિવાય બીજા પાંચ તત્વો બરાબર છે તે જ્ઞેય તરીકે દેખાય ત્યારે છેલ્લું આવ્યું કહેવાય કેવા જ્ઞાન થાય તે જ્ઞેય તરીકે દેખાય જયારે એ દેખાય નહીં કેવું જ્ઞાન હોય ને દેખાય નહીં મને દેખાતો નહીં એટલે તારે છેલ્લું કહેવાય હા એ તો બરાબર છે લાસ્ટ સ્ટેજ હા એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ અવસ્થાની વાત હા એબ્સોલ્યુટ તો જ્ઞાન કેવું જ્ઞાન થયું તો આથી થયો હા તો પેલો દેખાય તારે તારે એક જ્ઞેય છેલ્લું આવ્યું કહેવાય બરાબર હવે આ જ્ઞાતા ભાવ જ્ઞેય ભાવે દેખાય આ જ્ઞાતા ભાવ જ્ઞેય ભાવે દેખાય એટલે પોતાની આ શુદ્ધાત્માનો જે પર્યાય છે એ પર્યાયની વાત કરો એ પર્યાય એટલે એ જ્ઞેય સ્વરૂપે દેખાય પર્યાય પોતે અને પોતે પછી જો દ્રવ્ય સ્વરૂપમાં જ બેસે દ્રવ્ય સ્વરૂપમાંથી જોયા કરીએ પર્યાય વગર એવું બને સ્વભાવ છે ને હા પણ એટલે પર્યાય ને જ્ઞેય સ્વરૂપે જોઈ શકાય પર્યાય તો ઉભા થાય ને હા આ નીલ સ્વભાવમાં ક્યારે થાય દર્શન હોય તો દર્શન હા બરાબર છે એટલે સામાન્ય ભાવે હા નીલ સ્વભાવમાં રહે જુએ અને જ્ઞેય એ જ્ઞાતા ભાવે રહે જે પોતાની પોતાની જે જ્ઞાનાકાર થવા માટે જે અવસ્થા થઈ એ અવસ્થાને જ્ઞેય સ્વરૂપે જુએ એમ જ કહેવા માંગો છો ને આપ જ્ઞાનાકાર પામતી અવસ્થા પોતાના પોતાના દ્રવ્યમાંથી પોતાના સ્વરૂપમાંથી જે અવસ્થા ઊભી થઈ એ અવસ્થાને જ સ્વરૂપે જોવાની એમ કહેવા માગો છો ને આપ એ મૂળ આત્મા મૂળ આત્મા મૂળ આત્માની જ વાત છે ને આખી તત્વ સ્વરૂપની બરાબર તો પછી જે છેલ્લી એટલે દ્રવ્ય પર જ દ્રષ્ટિ રે પોતાના મૂળ પોતાના મૂળ સ્વરૂપના જે દ્રવ્ય છે એના ઉપર જ દ્રષ્ટિ રહે તો જ આ જ્ઞેય સ્વરૂપે દેખાય ને અવસ્થા અવસ્થ પોતાની જે પર્યાય અવસ્થા છે શુદ્ધાત્માની પર્યાય અવસ્થા એને શુદ્ધાત્માની પર્યાય અવસ્થાને જ્ઞેય સ્વરૂપે જોવાની એટલે પોતાના દ્રવ્ય સ્વરૂપમાં જ દ્રષ્ટિ બેસાડવાની તો જ દેખાય ને સામાન્ય ભાવ સામાન્ય હા સામાન્ય ભાવની જ વાત કરું છું સામાન્ય ભાવે દર્શન દર્શન આત્મા હોય બરાબર છે એટલે પોતાના આત્મામાં સમાવેશ પામી ગયો બરાબર અને આ આ પછીનું છે આ જે આ તમે લખ્યું છે પાંચ તત્વો બાકીના એટલે એ તત્વ સ્વરૂપે જણાય એ વખતે આ છેલ્લી અવસ્થામાં તત્વ સ્વરૂપે જણાવવા જોઈએ બાકીના પાંચ તત્વો એ તો તત્વ સ્વરૂપે હા એ પણ એટલે એ દર્શનના આધારે તમે ના હોય છે એટલે સંપૂર્ણ અવસ્થા થઈ ગઈ છેલ્લી એ દેખાય નહીં દર્શનમાં ના દેખાય એક છેલ્લું જ્ઞાન દર્શનમાં દેખાય નહીં કેવું જ્ઞાન થાય દેખાય પડે તો એ આપણું સ્વરૂપ જ્યાં સુધી અશક્તિ લાગે ત્યાં સુધી આપણું સ્વરૂપ ન હોય એને ઊંઘ ના આવે તે આપણું સ્વરૂપ જે આપણે કઈ પણ દુઃખ પડે એ આપણું સ્વરૂપ નો શક્તિ લાગે અને કોઈ દુઃખ લાગે એક ભાઈ ચાર પાંચ દાડા કેતા કહેતા હતા મારા વાઈફ મારી જોડે રિહાય જ કે છે જ્ઞાન લીધેલું છે નહીં લીધેલું છે ને રિહાય છે તે એને જોનારો કોણ તું નહીં રિહાલ છે તે જુએ છે કોણ જુએ છે અંદરનો જે રિસાળ છે તે જુએ રિહાલ છે તે જુએ છે તું નહીં એટલે તારે જોયું કે રિહાલ જોઈ રહ્યો છે જે રિહાલ હોય તે રિહાલ રિસાયલા જુએ આત્મા આત્મા ને જુએ આત્મા બીજી બીજા અવસ્થા ને જુએ જ નહીં આત્મા બીજી અવસ્થા ને જુએ એટલે આ બધું રિહાળ હોય તો રિહાલ ને જુએ ચીડેલો હોય તો ચીડેલો જુએ તો એટલે આ એ ભાઈ એને કહ્યું મેં આ રિહાલ ભાઈ નથી તું રિહાલ છું હા ભાઈ તો રિહાઈ તેનો એ એને આત્માનો ભાઈ છે તેને તું શું કરી પાછો એ તારો આત્મા નહીં આ રિહાલ છે તે રિહાય છે રિહાળ ઉપર રિહાય છે એ ભાઈ કોરી પર રિહાય છે રિહાળ ઉપર રિહાય છે તું જો તું જોયા કરે સોલ્યુશન આવે ને તો સોલ્યુશન કેમ આવે રિહાયા કરે કોઈ ગાળો ભળ્યા કરે અને એમ આત્મા બધા પર્યાયથી જુદો છે આત્મા આમાં કઈ જગ્યાએ છે નહીં આ બધું થઈ રહ્યું છે શેના આધારે કર્માધીન થી કર્મ ફળ મળ્યા કરે કર્મ ફળ એમાં શું લેવા દે આપણે અવનો કર્મ ભોગવે એમાં આપણે શું લેવા એવી રીતે આ છે જો આત્મા પ્રાપ્ત કરવો તો આત્મા જુઓ બીજું જોવા જેવું નથી બોલ્યા તમે આનો આપણી ભૂલ છે એમ ખરી ને વળવું કે ચીમનભાઈ હજુ પાંચરા રોહન કહે કેટલા અવતાર આવું આવું કરશે આડા ચીમનભાઈ વળવું આપણે ના વળે હા પછી ડિપ્રેશન થઈ ગયા હોય તારે આમ જોઈને થાબડવાય કરા ને અને દાદા ચીમનભાઈ ને આજ સુધી જે વળનારા લોકો હતા અને આ તો કોઈ નવો વળનારો નીકળ્યો ચીમનભાઈ ને આજ સુધી વળનારા બાર ના હતા બધા અને આ તો દાદા અલૌકિક નીકળ્યો વળનારો વળતા હતા આવા પોતાને વળવાનું પોતાને બધી બહારના વળતા આપણે વળીએ જ નહીં ને આપણે વળીએ કે આપણા જીવન વિના આપણે વળાય આપણા જીવન વિના હવે આપણે પોતાને વળવાનું પોતાને વળવાનું નિવેડો લાવવો છે અને ન્યાયથી કુદરતના ન્યાયથી કુદરતના ન્યાયથી નિવેડો લાવવો છે ન્યાયમાં જરાય ફેરફાર ના હોવો જોઈએ ન્યાય લોટ કોટે તોલ્યો એક રહી જેટલો ફેરફાર ના થાય ન્યાયમાં જે થઈ રહ્યું છે એવું જો જાણે જે બની રહ્યું તે જ સાચું છે એવું જાણે તો ન્યાય એક રહી ફેરફાર નથી અને બન્યું આ અન્યાય છે જાણ્યું કે આ કોર્ટો ખોરી વકીલો ખોરી કોર્ટો ખોરી અન્યાય લાગ્યું તો અન્યાય લાગ્યું તો એ કલ્પના કરીને એમને ખોડવા બન્યું એ ન્યાય આપણે કશું તું ભરતું નહીં શું કારણ છે સમજણ નથી કારણ ખેતી નહીં આવતા ના કારણ સમજણ બાકી ખેતી લાવે લોકો આપડે લોકો ની હાથે શું લેવા દેવા વ્યવસ્થિત હિસાબ હિસાબ સહાય કરો તો આપડા હિસાબ વિભાગ તને સારું બધું અરે જેને વિહાર હોય તે જ જોઈ શકે આત્મા ના જોઈએ આત્મા ના જોવે જે રિસાળ હોય ને રિસાળ હોય તે જોવે એ રીતે જોવે હિસાબ તો રિસાળ માણસ રિસેલ અને જુએ છે કેમ દેખાય છે મારે પણ નહીં આવતો મને ના દેખાય કઈ ઈચ્છા તો કાઢો પછી ને ઈચ્છા વગર ચાલતું ચોપડા પોલા ચોકડા ચાલે તો અહીં સરકાર અહીં કુદરત નો દાદા ન્યાય છે તો માણસ રાતે સુઈ રહે છે હે કુદરત નો એવો ન્યાય ઉપર એને વિશ્વાસ છે કે આ ન્યાયમાં કોઈ ફેરફાર થવાનો નથી માટે તો સુઈ રહે છે આ ન્યાય માં કોઈ ફેરફાર થવાનો નથી એવી એને શ્રદ્ધા છે એ તો એ સુઈ રહે છે નહી તો તેને લાગે કઈ થાય તો ઊંઘે નહીં હા ઊંઘે નહીં બધું નહીં બધું કશામાં એટલે લાગે ખાવાનું બધું આવરી સમજણથી દુઃખ અરે આવરી દુઃખ દુઃખ જે કઈ આવે તે આપણું આપણું એ નહીં આપણી અંત અંત બધી વાંચી ઉભી થઈ અંત બધી એટલે એમ નિવેડો લઈ નાખો કે આ હોય આપણું આવું હતું છે આપણામાં આપડે ઘેર આવું બફારો હતો છે જયારે બફારો આવ્યો કે આપડે ને જરૂર સ્ટેશન પર સ્ટેશન પર પેલા ભાઈ ની બહુ આવી રિહાઈ સ્ટેશન પર ગાડી બેસી જાય ને ગાડી ગાડી ઉપડી જશે પછી રાત પડી જશે ના બેસી અને એને રખડી ભરવું પડ્યું રિહેલા આગળ બાર ગાડીઓ જતી રહે એ એને કેટલી ગાડીઓ જતી રહે ગાડી કે રિહાયેલા મનાવા આવે તો ચાલે બરોબર જગત ઉભો રહ્યો જગત બરાબર ખબર આવ સરકારી તો તમારે નાનો હતો રિયા કરો પણ તું આવાનું દૂધ કર્યું એ બધું શીશું ગયું એ ચકાડ્યો મજા તે નથી મનાયા પછી માન આપીને હવાનું દૂધ બધું ગયું ને એટલે ફરી તાજી રિહર્સ ખોટ ખોટ જાય ને જાય આપડે હાથમાં થયા આપડે આવું ના જય ધંધો થયેલો છે કે ગાડી ઉપાડી દેશે ભગો મારતો રહી જાય હા જગત ચાલ્યા કરે છે ક્ષમતા તું તારી દૂધ ને એ બધું કહ્યું હિસાબ ના કાઢ્યો હતો તમે કેવી રીતે રાખો દાદા આપણી સામે કોઈ દિશાએ આપણી આપણી સાથે કોઈ દિશાએ તો એના પ્રત્યે આપ કેવી રીતે રાખો બિલકુલ વિતરાગ ભાવ આપ વિતરાગ ભાવ રાખો નહીં એને મનાવાની ભાવના નહીં એને મનાવાની ભાવના નહીં મનાવાની ભાવના નહીં આપણને એમ લાગે મનાવા તો વાકું થાય છે બિલકુલ બંધ એની પર કુકડા ઉતારો અને જસુબેન જસુબેન મારા પત્રિકા સવાર સુધારતા જસુબેન ઉતારો કૃપા એ બધું કરેક્શન બધા મેળવી પછી વિતરાક સાથે રહું એવું જેવું એ રહેલું હું વાંચી તો વ્યવહાર વાંચાય મુજાયા કરે એ <laughs> મુજાયા કરે પછી નીકળી જાય દાદા એવું ખરું ને કે વિશાળ માણસ હોય તેને સામેથી જો પ્રોત્સાહન ના મળે તો એની રીત આપવા છોડી પડે જાય ના પ્રોત્સાહન થી અવરું થાય અવરું થાય પ્રોત્સાહન થી અવરું થાય તો છે એટલે બધા બહુ થાય હા વિતરાક થતી છોકરા આપીએ આવે એટલે હાથ ફેરવો ના કઈ એવું ના આવે તો કઈ આવે તો હાથ ફેરવો અને કરે કઈ પછી આવે તો હાથ ફેરવો એ કશું કરે આપડે લેવાનું નહીં આપડે વિચાર એ કશું કરે તેને ડરવાનું નહીં નોંધ કરવાની નોંધ કરવાની મોટી વસ્તુ છે ને નિર્ભેદ કે એ મોટી વસ્તુ છે નિર્ભેદ કે એ મોટી વસ્તુ છે ને કે નોંધ જ કશી નહીં કરવાની નોંધ નહીં નોંધ કોઈ ના બધા વળીએ બધા ને કલા છે અમારું મગજ મન બગડી જાય અમારું મગજ બગડી જાય નોંધ રાખીએ તો દાદા વિતરાગ ના તો વર્ણનો વાંચેલા શાસ્ત્રો માં નોંધ જ કાઢી નાખેલી નોંધ પોતી જ કાઢી ના શાસ્ત્રો વર્ણન વાંચેલા વિતરાગ વિતરાગ કોણ હોય શકે જેવી દશા હોય એના વર્ણનો માં વાંચેલા પણ વિતરાક જોવા નહીં મળેલો દેહધારી ત્યાં મળ્યો અમને દર્શન ના કરવાના મળે વિતરાક એ આ કાળમાં નાપાસ થયેલો ને રખડી ભરે છે એટલે